એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો લંડનમાં બેઠા બેઠા વેદાંત વાર્તા સાંભળે છે આવો આવો વેદાંત ભાઈ કેમ છો તમે સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે પાપનું ભાગીદાર કોણ એક હતું જંગલ આ જંગલની અંદર વાલિયો નામનો એક બહુ મોટો લૂંટારો રહેતો હતો એ તો બધાને લૂંટે જે કોઈ જંગલમાં આવે એને લૂંટી લે આજુબાજુના બધા ગામોમાં વાલિયાની ધાક હતી એનું નામ સાંભળતા બધા ફફડી ઉઠે ડરી જાય એવો તો એનો દેખાવ હતો એ જંગલમાં શિકાર કરે અને જંગલમાં થઈને જતા બધા વટે માર્ગુને લૂંટી લે બધા પાસેથી બધી કિંમતી વસ્તુઓ જૂટવી લે એક વખત નારદ મુનિ આ જંગલમાંથી પસાર થતા હતા રસ્તામાં એમને આ વાલિયો લૂંટારો મળ્યો વેદાંત વાલિયાએ નારદજીને ધમકાવીને કહ્યું તારી પાસે જે હોય તે મને આપી દે તને કહું છું તારી પાસે જે હોય તે મને આપી દે નારદ કે ભાઈ મારી પાસે તો આ તંબુરો છે અને ભગવાનનું નામ છે નારાયણનું નામ છે એ લઈ લે પણ ભાઈ તું આમ લૂંટફાટ કરીને પાપ કેમ કરે છો તું આ બધા પાપ કોના માટે કરે છો વાલીઓ તો નારદજીની હિંમત જોઈને ઢીલો પડી ગયો અને બોલ્યો કેમ મારે મારા કુટુંબીજનો માટે લૂંટ તો કરવી પડે ને મારી પત્ની ને મારા બાળકો માટે લૂંટ તો કરવી પડે ને નારદજી કે બરાબર પણ તારા કુટુંબીજનોને પૂછી તો આવ કે લૂંટ કરીને તું જે પાપ કરે છે તેમાં ભાગીદાર છે ખરા એ બધા ત્યાં સુધી હું અહીં ઊભો છું હો જ્યાં પૂછી આવ કે તું જે લૂંટે છો તું બધાને હેરાન કરે છો એનું પાપ એ લોકો પણ ભાગીદાર થાય કે નહીં એના પાપમાં વાલ્યો તો તરત જ પહોંચ્યો એના સગાઓ પાસે પોતાના બાળકો પત્ની ને બધા કુટુંબીજનોને બોલાવીને પૂછ્યું તમે સૌ મારા સુખમાં ભાગીદાર છો એ રીતે મારા પાપના પણ ભાગીદાર ખરા ને પણ એમાંથી કોઈ વાલિયાના પાપના ભાગીદાર થવા તૈયાર નહોતું કોણ હોય વાલિયાને તો બહુ દુઃખ થયું લૂંટનું બધાઈને ખાવું છે પણ મારા પાપના કોઈએ ભાગીદાર થવું નથી વાલિયાને સાચી વાતની ખબર પડી હો ભાઈ એ તો દોડતો દોડતો જઈને નારદજીના પગે પડ્યો ને બોલો હે ઋષિવર મને માફ કરી દો હું રસ્તો ભૂલ્યો હતો હવે મને સાચો રસ્તો બતાવો નારદજીએ વાલિયાને લૂંટફાટ છોડી દઈને ભગવાન શ્રી રામનું નામ જપવાનો ઉપદેશ આપ્યો કે ક્યારેય કોઈની લૂંટ કરતો નહીં ભગવાનનું નામ લે એ દિવસથી વાલીઓ રામ નામનું રટણ કરવા લાગ્યો હો ભાઈ રામ રામ શ્રી રામ એક ગુફામાં બેસીને એણે વર્ષો સુધી તપ કર્યું એટલે વાલીઓ તો બદલાઈ ગયો હતો હવે તો એ લૂંટ નથી કરતો નારદજીએ વાલિયાને વાલ્મિકી નામ આપ્યું આમ વાલિયામાંથી એ હવે વાલ્મીકી ઋષિ બની ગયો હો તમે નામ સાંભળ્યું છે ને વાલ્મીકી ઋષિનું આ ત્યાં એની જ વાત છે અને પછી તો વાલ્મીકી ઋષિ તમસા નદીના કાંઠે એક સરસ મજાનો આશ્રમ બાંધીને રહ્યા અને ત્યાં રહીને ભગવાનનું ચિંતન કરે ભગવાનને યાદ કરે અને એમ કરતા કરતા એમણે એક સરસ મજાનું મહાકાવ્ય રચ્યું જેનું નામ રામાયણ છે અને એમાં રામની કથા છે રામની વાતો છે તો ભાઈ આ વાલીઓ લૂંટારો વાલ્મીકી બની ગયો એની આ વાર્તા હતી તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને વેદાંતભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં વાલ્મીકી ઋષિ આવશે આપણે રામની વાર્તા સાંભળશું અને મોજ મજા કરીશું ભાઈ આવજો